એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ કચ્છમાં બેઠા બેઠા રીવાબેન વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ અરે સાંભળો સાંભળો ગીજુભાઈ બધેકાની વાર્તા છે હો મુછાળી માની અને વાર્તાનું નામ છે કાને ટોટી માથે ચોટી એક હતો વાણિયો તે એકવાર વેપાર માટે પરદેશ જવા નીકળ્યો અને જતા જતા વહુને બોલાવીને તેણે કહ્યું એલી સાંભળ્યું કે હું જાઉં છું પરદેશ આ તું અને છોકરા સાચવીને રહેજો અને મારી માને પણ સાચવીને આપણા છોકરાની જેમ જ રાખજે જોજે હો કઈ કામ બામ કરાવીશ નહીં એ તો કહ્યું કે ઠીક આ તમે કહો છો તે હું જરૂર કરીશ જરાય ચૂક પડવા દઈશ નહીં તમે તમારે નિરાંતે જાઓ વહુએ તો વાત કાનમાં રાખી અને ભાઈ તો ગયા પરદેશ વહુએ બીજે દિવસે ડોશી મને કહી દીધું માજી તમારા દીકરા મને કહીને ગયા છે કે માને છોકરા જેમ સાચવજે અને કાંઈ કામ બામ કરવા દઈશ નહીં તમે હવે કાંઈ કામ બામ કરશો માં આપણા છોકરા સાથે રમજો જમજો અને મજા કરજો <laughs> ડોશી તો વિચારમાં પડ્યા પણ કહ્યું ઠીક વહુ બેટા હવેથી એમ કરીશ થોડાક દિવસ થયા એટલે વહુએ છોડીના કાન વિંધાવ્યા અને તે વખતે વહુને ધણીની વાત યાદ આવી કે માને છોકરાની જેમ રાખજે એટલે એણે ડોશીમાના પણ કાન વિંધાવાનો વિચાર કર્યો હો ભાઈ વહુએ ડોશીમાને કહ્યું ચાલો માજી તમારા કાન વિંધાવવા છે લો બોલો ડોશીમાં તો ગભરાયા અને વહુને કહ્યું એ વહુ બાપુ મારે કાન વિંધાવા નથી મારે વળી ઘરડે ઘટ પણ કાન વિંધાવાના હોય વહુ કે નાનામાં એમ ન ચાલે કાન તો વિંધાવા જ પડશે આ તમારા દીકરા મને કહેતા ગયા છે કે માને છોકરાની જેમ રાખજે મારે તો બે આંખ સરખી હો માજી આ જસલી એ સરખી અને તમે સરખા ડોશીમાં તો મનમાં સમજી ગયા અને વોરા પાસે કાન વિંધાવા બેસી ગયા વોરાએ કાન વિંધ્યા અને કાનમાં દોરા પણ નાખ્યા વહુ રોજ જેમ જસલીને કાને તેલ મૂકે તેમ ડોશીમાં ને કાને તેલ મૂકે હો ભાઈ થોડા દિવસ થયા કાન ઉજરા એટલે વહુએ છોકરીને કાનમાં પહેરાવવા ટોટી ઘડાવી બોલો બીજી ટોટી ડોશીમાં માટે પણ ઘડાવી અને ડોશીને બોલાવીને વહુએ તો કીધું માજી લ્યો આ ટોટી હું તમને પહેરાવું મારે તો જસલીના બાપ કહી ગયા છે એમ કરવું જ જોઈએ ને વળી એક ટોટી જસલી માટે ઘડાવી ત્યારે સાથો સાથ આ બીજી ટોટી તમારા માટે ઘડાવી છે લો બોલો ડોશી કે બાપુ મને ટોટી શું કામ પહેરાવે છે મારે ઘરડી ડોશીને તે વળી ટોટી હોય તારી છોડીને પહેરાવ મારે નથી પહેરવી પણ વહુએ તો ડોશીને પરાણે ટોટી પહેરાવી ઓ ભાઈ પછીથી ડોશીમાં ટોટી પહેરીને છોકરા સાથે હરે ફરે ને રમે એમ કરતા કરતા અખાત્રીજનો દિવસ આવ્યો સારો દિવસ જોઈને વહુએ તો છોકરાને માથે ચોટલી રખાવી હો તરત જ વહુને ડોશીમાં સાંભળ્યા બોલો ડોશીમાં રમતા હતા ત્યાંથી એને બોલાવીને કહ્યું ચાલો માજી અજામ પાસે બેસી જાઓ મારા ગોધિયાની જેમ મારા છોકરાની જેમ તમારે માથે પણ ચોટલી રખાવવી છે મારે તો છોકરાએ સરખા ને તમે સરખા આ ઈ કહેતા ગયા છે કે માને છોકરાની જેમ રાખજે મારા છોકરાને ચોટલી રખાવું ને તમને કેમ ન રખાવું લ્યો લ્યો જટ કરો પછી ગોધિયાને ને તમને લાપસી ખવડાવીશ લો બોલો ડોસી માએ વહુને બહુ બહુ વિનવી હો પણ વહુ છે તે એકની બે ન થઈ ભાઈ છેવટે ડોસી હજામ પાસે બેઠા અને માથે ચોટલી રખાવી છોકરાને માથે અને ડોશીને માથે કંકુના સાથિયા કર્યા બંનેને દૂધ અને સાકરે નવરાવ્યા અને બેવને લાપસી ખવડાવી ભાઈ પછી તો રોજ ડોશીની ચોટલીમાં વહુ તેલ નાખે ગૂંથે અને માથે બોસલો ઓઢીને રમવા જાય <laughs> જમવાનો વખત થાય ત્યારે વહુ સાદ પાડીને બોલાવે કાને ટોટી માથે ચોટી નાનામાંથી મોટી એ ચાલજે ખાવા <laughs> આમ રોજ રોજ ચાલે હો ભાઈ એમ કરતા કરતા ડોશીમાનો દીકરો પરદેશથી આવ્યો દીકરાએ ઘેર આવીને વહુને પૂછ્યું મારી માં ક્યાં છે મારે પગે લાગવું છે વહુ તો કે માજી તો શેરીમાં રમવા ગયા છે તે હમણાં આવશે દીકરો કે એ શું વળી તે રમવા જતા હશે આવડા મોટા છોકરા રમવા જાય કઈ ગરડા રમવા જતા હશે વહુ કે હું તો માને રમવા મોકલું છું તમે નહોતા કહેતા કે માને છોકરાની જેમ રાખજે મેં તો જસલીની જેમ માના કાન વિંધાવ્યા છે કાનમાં ટોટીએ પહેરાવી છે અને આપણા છોકરાને ચોટલી રખાવી ત્યારે માને પણ ચોટલી રખાવી હતી સૌને રમવા મોકલું અને માને રમવા કેમ ન મોકલું મારે તો બધાને સરખા રાખવા જોઈએ ને પતિ સમજી ગયો કે મૂર્ખી સ્ત્રીએ લગ્નનું બારમું કર્યું છે પછી તો ધણીએ કહ્યું એટલે વહુએ માને સાદ કર્યો કાને ટોટી માથે ચોટી નાનામાંથી મોટી ચાલજે ખાવા ડોશી તો શેરીમાંથી રમતા રમતા આવ્યા દીકરાને જોઈને ડોશીની આંખમાં આંસુ આવ્યા અને દીકરાને માની હાલત જોઈને દિલમાં લાગી આવ્યું હો ભાઈ આ મૂરખ વહુની મૂર્ખાઈ માટે દીકરાએ માની માફી માગી અને પછી તો વહુને ઠપકો આપ્યો હો ભાઈ તો ભાઈ આવી મૂરખ વહુ હતી તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને હું બીજી વાર્તા કહીશો ભાઈ આવજો